આને પાણી ડુબાઈ રાખે ને પછી આને આ ઉગે ખરું ઉગે નહીં અને આપણે ચણા કે ચણા કે ઘઉં પાણીમાં બાંધીએ તો એ એને લાગણી ઉત્પન્ન થાય ને હા માટી જાત છે લાગણી ધરાવે છે ઝાડમાં છે સુધી દ્રષ્ટિની સુંદર જરૂર છે એને શું આપણે લાભ હવે મારામાં પાત્રતા નથી માટીનું વાસણ લઈને સિંહનું પેલું લેવા આવ્યો તો આ માટીના પાત્રને સોનાનું પાત્ર બનાવી સિંહ મેં કહ્યું બધું કરી તમે માગો એ આપે બધું જે માગો જે ટેન્ડર બોલાવો તમે ટેન્ડર બોલાવો આઈટી આપતી આઈટમ અમારે પછી બધી આપી વાંધો કરો કે બોલતો ધોરણ પાસ કરી આપી પછી તમારે શું જોઈએ બસ કશું ના જોઈએ ના જોઈએ ચાલો તમે પ્રશ્ન નિકાલ થઈ ગયો બીજો પ્રશ્ન છે પાંચ મહિને લોકોને અરે સોનાનો થઈ જાય બાળક મળીને લોખંડનો ટુકડો વળે તો સોનાનો થઈ જાય એવું ગામડું છે ફરી સોના ટુકડો ફરી લોખંડ થતો નથી એમ હું તમારા જે આ પાર્ક મળીથી વધારે પાર્ક મળી છો એવા તમે મહાપુરુષ પાસે આવ્યો છું તમે હું અડકું તમે મને જ્ઞાન આપો તો હું પણ જેવો તમે થઈ જાઉં કે નહીં અને ન થઈ જાવ તો તેની ગેરંટી ખરી અરે થઈ જાય તેની ગેરંટી ખરી તમે ને તમે જેવો રહું બધી જ ગેરંટી પણ મારા ધર્મ રહેવું પડે તમારી રીતે ચાલો નહીં ચાલે અમે કહ્યું એ રીતે ચાલો મિસ્ટર છે એમાં અમારે બીજી કોઈ રીત નથી તમારે કોઈ લેવું નથી તમારે જેવી સર્વિસ કરતા હોય સર્વિસ કરો વેપાર કરતા વેપાર કરો સિનેમા જોવા જો જજો એનો અમે કોઈ ખાવું એ ખાજો ખાતા હોય છે નવું ઉપાસન ના કરશો ખાતા હોય ખાજો ના ખાતા હોય ના ખાશો તો ભાઈ મારા વાતચીત કર્યા પછી ફેરફાર ના કરશો શું કહેવા માંગુ નવું ચાલુ નહીં કરતા બીડી ના પીતા હોય પીવાની શરૂઆત નાખો પીતા હોય તો એની મેરેજ ઉતવા દેજો ખોટું છે એવું કહેજો તો તમે ખોડવાય ખોડવાય ના એની મેરેજ ખરી પડવા દો ખોટું છે એવું ભાન થયું ત્યારે ખરી પડે અમે ગાડી એટલે સ્વીકાર કરનાર ના હોય ખરી પડે એટલે પણ લોકો નહીં તમારે કરવાના તમને પારસ્પરિક કરવાના તમે દુકાન હોનું થઈ જાઓ અનુપાર તમને પાસ નહીં કરવા એટલો તો નીચે લખ્યું છે કે તમ જેવા થવું છે એટલે થોડું તમે થોડું ધારો પાસ ભલી વાત ના તમે પાસ માં જે તાર મને સંતોષ થાય કે આ બધું મારે કરેલી મહેનત ફરી બીજો પ્રશ્ન થયો ચાલ્યો પ્રશ્ન ચિત્ત અને મન મારા મને જુદા છે જયારે તમે પત્ર ચિત્ત ભટકે છે અને મન ભટકતું નથી આ વાતને મને સમજ પડતી નથી કારણ કે હું મુક્તાનંદ બાબાની શિબિરમાં ગયો હતો તેમાં ખુશી ગવાઈ હતી કે કઈ ઉભો છે કોઈ હુઈ મારી ચીજ કચ્છી કો જગાવો ઘણા ઈગોથી મારી ચીજ શક્તિ જે ઊંઘી ગઈ છે એને જગાડો શું કે છે તો તે શક્તિ શું છે મહાન પુરુષો અને શાસ્ત્ર એમ કે છે મન મોકળા જેવું મોકળા જેવું તેને વધ કરો અને ખોટ ઉલમથી નહીં પ્રેમથી વધ કરો તો તમે કહો તો સાચું કે મહાન પુરુષો સાચું કે સાચું સાચું તમને જે ઠીક લાગે શું કહું અમારું કેવું એવું ને તમને અમારો આત્મા કબૂલ કરે તો અમારી વાત માનજો ના કરી શકો નહીં શું કારણ કે અમારી વાત તમારા હાથમાં કબૂલ કરવો જ જોઈએ એવું અમે સ્ટ્રોંગલી કહીએ છીએ શું કહ્યું શું કહીએ છીએ એ બધી વાત મળતું આવે તો ઠીક છે તમારા હાથમાં કબૂલ કરે એ શું કહ્યું તમે કેમ લાગે હે બરાબર છે તમારા હાથમાં કબૂલ કરે પછી તમારા બીજું કારણ તમારે આપને ઠીક લાગે એ વસ્ત કરી આપો ભટકે છે જગત ના લોકોને ખ્યાલમાં નથી સંતોને કે જીત ને મન એ વસ્તુ શું છે તે એ જ્ઞાની પુરુષ નું કામ શું કહ્યું ચિત્ત હંમેશા આ શહેરમાંથી બહાર નીકળીને ભટકવા જાય તે તમારી ઓફિસમાં હોવું જાય ઓફિસમાં એના ટેબલ ખૂટી હોવું જોઈએ તમને અનુભવ નથી હો ઉદાહરણ જ્યાં અને મન આ શરીર માંથી બહાર નીકળે નહી મન આ શરીર માંથી બહાર નીકળે નહીં અને ભટકે ચીજ આપણે છોકરો વાંચતો હોય સિગરેટ આમ વાંચે ખરો મળે બોલે કરો પછી આપણે કહે જીત શીખવાડ્યા ને આપણે હજી કેમ જીત શીખવાડ્યા નથી બોલે ખરો પણ જીત શીખવાડ્યા એનું ચિત્ત ક્યાં હોય ક્રિકેટ રમવાથી ક્યાં ગયું હોય ક્રિકેટ જોતું હોય કેટલા હા ચિત્ત જો કદી લોકો હમણાં આવે તો પામ જાય મન અને બહાર નીકળે નહીં શરીરની નીકળે જ નહીં જો નીકળ્યું હોત ગયું એને પ્યાસવા જ ના રહે અને ના જતો એટલી બધી સૂક્ષ્મ વસ્તુ છે ચિત્ત કે ગમે તે આપણા તાબામાં જ ના રહે પણ એને શુદ્ધ કરવાથી ભટક સુગમ થઈ જાય અશુદ્ધ છે ચિત્તનું એટલે ભટકે છે એને શુદ્ધ કરવાથી ભટકે કામ સમજાય હું તમારા હાથમાં કરે તો તમારો જે સુખ હું પામો છું એ સુખ તમે પામો એવી મારી ઈચ્છા છે બીજું કોઈ મારી ઈચ્છા નથી ખબર ને કારણ કે જ્ઞાની પુરુષ કોને કહેવાય કે જે શરીરના પણ માલિક ના હોય કવિ દ્રષ્ટિ આ શરીરનો પણ માલિક નથી જે મનના માલિક ના હોય એને ટાઇટલ જ ના હોય કેવું આપણા જમીન વ્યક્તિઓ ટાઇટલ માગે ના માગે કુમ આગળ થાય આ વાણી ના માલિક નહીં આ વાણી ના માલિક નહીં એટલે આ વાણી કેવી કહેવાય આ વાણી કે છે તેને માલિક અમે ના કહીએ છીએ તો વાણી એ કહેવાય કેવી શુદ્ધ સ્વતંત્ર માલકી વગર ની વાણી માલકી ની વાણી કે હાવ પ્યોર હોય કેવી હોય જેનો કોઈ માલિક જ એટલે કોણ બોલે છે આપણે સમજ પાડવું વક્તા કોણ છે તમે શ્રોતા છો આ વક્તા ઓરિજિનલ ટેપ રેકર્ડ શું છે ઓરિજિનલ ટેપ વક્તા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દસતા આ ટેપ શું વાગી તેનો હું તૈયાર કરું છું એનો નોંધ કરું છું ભૂલ ક્યાં થાય છે સમજમાં આવે બહુ ધીરી વાતો છે આપણી આ છેલ્લા સ્ટેશનની વાતો કેવી છે રેલવે બંધ થઈ જાય તમામ પ્રકારનો દુઃખ એ નિવૃત્ત થવા જોઈએ તમામ પ્રકારનો દુઃખ નિવૃત્ત થાય તેનું નામ આત્મધર્મ કહેવાય આત્મધર્મ ચોથો પ્રશ્ન કર્મ વિશે તમે પહોંચો કે આ દિન સુધીના કર્મ હું બાળી નાખું છું તો કર્મ બે જાતનો હોય છે એક પાપ કર્મ ને એક પુણ્ય કર્મ તો આ બંને કર્મ બાળી નાખો છો કે પાપ કર્મ એકલો જો એ રીતે થતું હોય તો પછી પુણ્ય કર્મ અમારી પાસે રહ્યું તો અમારે દુઃખ શા માટે ભોગવવું પડે તમે કહેશો કર્મ ભોગવવું પડે તો પાપ કર્મ તો તમે બાળી નાખ્યું અને ફરી પાપ કર્મ અમે ન કરીએ એટલે તમારું ઉત્તરાયણ લેવાય આપીએ પછી તો પાક આવ્યું કઈથી પછી તો પુણ્યથી પુણ્ય રહ્યું જો કર્મી ગતિ પર સુખ હોય તો તમારું ઉત્તરાયણ લેવાનો અર્થ તો આ જેટલા સુખ દુઃખ છે એ કર્મની ગતિ ઉપર જ છે શું છે હા આ ત્રાણું લેવાનો અર્થ એક તો કે કર્મની ગતિમાંથી બહાર નીકળવા માટે તેના માટે આ કર્મની ગતિ એટલે બંધન અને બંધન માંથી મુક્ત થવા માટે આ કર્મ પછી તમારે કર્મ નહીં કરવાનું ડાયાબી કરે કરે એ તમારો વાંધો નહીં તમે જુદા ડાયાબી જુદા ડાયાબી બધા કામ અને સરસ કામ કરે ગવર્મેન્ટ પણ ખુશ થઈ એટલે કામ બહુ સુંદર થાય દખલ કરે અહંકાર તમને અંધેરા એટલે બારી કરવાના જે કર્મ હોય છે ને તે તમને પાક બને બંને તો એવું એવું એકલો પાપ ના પાડે પુણ્ય પાપ બંને ન એ કયા પ્રકારનો બારી શકાય તે તમને કહું કર્મ ત્રણ પ્રકારનો કર્મ ના ભાગ પડે ત્રણ પ્રકારનો એક તો પાણી જેવો હોય છે એક વરાળ જેવો હોય અને એક બરફ જેવો હોય એટલે પાણી ને વરાળ ભરી જાય અને બરફ ના બરફ ભોગવવો પડે એટલે પેલા જે સંચિત હતા એટલા પ્લસ એ પછી પૂર્ણ હોય કે પાપ હોય બધા ખરા જે પ્રારંભ છે તે ભોગવવા યોગ્ય તૈયાર થયા છે ભોગવવાના માટે ફળ આપવા માટે તૈયાર થયા સન્મુખ થયા છે એ લોકો ના પાડે આ ખરું ને કે જેને ફળ આપવા માટે ઓર્ડર થઈ ગયો હોય તમે ફળ આપો તમે ફળ આપો એટલા જે હજુ પાક આવી આવી કેરી છે આવી આવી કેરી છે પણ હાથ પડી નથી ત્યાં સુધી એ પાકે ગળી નહીં થાય ખબર ને એટલે આ બીજી નાના ભરવા હોય ને શું લાગી ગયા તમે સમજ ને એટલે જ્ઞાની પુરુષો પાપ નો મોટો હોય એ નાશ કરી નાખે એવું કૃષ્ણ ભગવાને કહ્યું તે પાપ નો મોટો હોય ને તીર્થ નાશ કરે ત્યારે જ્ઞાનાજ્ઞ કેવું કયા જ્ઞાથી પછી નિરંતર તમારી જાગૃતિ રહે અત્યારે જાગૃતિ ક્યાં આખા જગત ને ભગવાને કહ્યું છે ઉમતા ઉગાડ્યું આખે ઉગાડ્યું તમે જોઈ લો ઉગાડ્યું આખે આવતા ભાવ નું હિત કે મારો હિત એનું ભાન નથી એની જાગૃત નથી એ બધા ઉઘાડી વસ્તુ તમને લાગે છે આટલું હિતાય થયું છે આ ઘરનું આટલું થયું છે તેની હિતાય છે ને પણ આવતા ભૌગોળ એનું કઈ હિતાય થતું એને એને કરવા ભગવાન કેવું બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે મુશ્કેલ તો બધું બહુ છે આ દરેક વસ્તુ જે બોલું ને એ ઘણી મુશ્કેલ છે પણ જ્ઞાની પુસ્તક આવે કોક વખત હોય એ જ્ઞાની પુસ્તક તીર્થંકરો મોટા મોટા થાય ભગવાન થાય જ્ઞાની તો નિવેડો થાય બધી જ જાતની કારણ કે અક્રમ વિજ્ઞાન છે અક્રમ વિજ્ઞાન અને બહાર અધિકાર છે ક્રમ જ્ઞાન છે ક્રમિક જ્ઞાન ક્રમિક એટલે step by step step by step step એટલે અહીંયા અક્ષર વિજ્ઞાન દસ લાખ એકરો નાની એકલા કરે હું તો નિમિત્ત છું તો નિમિત્તથી તમારા લાખો માણસ હજારો માણસના અત્યારથી વીસેક હજાર માણસો લાવે છે અને પચાસ હજાર માણસો આવે દર્શન કારણ કે વીસ હજાર લાભ મળ્યો એની ચિંતા ના થઈ ગેરંટી બધી આપી જેને અમારી આજ્ઞા પાડી છે જે અમારે કયા પ્રમાણે ચાલે છે એને અમારી ગેરંટી છે કઈ કઈ આજ્ઞાઓ જય ભાઈ કે જનરલ જાણવા માટે કંટ્રોલ નો થાય છે અત્યારે ગાતું કે આવો અમને શીખ્યા કરવાનું છે છે પરીક્ષા કેવી દેવી જોઈએ છે પરીક્ષા કેવી દેવી જોઈએ પાસ કરવા છે અને આ છોકરા શું કરવું પડે મોક્ષિક લેવું પડે ના પડાય મારે ચા પીતા નહીં ચાલુ ના ચા પીતું તમે જે કોઈ તમે કોઈ અમારે પરાજિત પછી વાંધો કરો તમે જે માગો એ તમે માગો એ જે થાય આપો છો પચાસ મિનિટમાં આપો પચાસ મિનિટ પચાસ એવું સમજાય મને વિશ્વાસ ને સિક્કો મારે પૈસા જ આપી દો તમે બેંક માં ચેક પાસ બેંક ના સારા આ bank is the gate kind of moksha એટલે આ સંસાર આખો દુઃખ નથી તમને કેમ દુઃખો નહીં દેખાતું નથી દેખાતું સંસારમાં એટલે ઇલેક્ટ્રિસિટી બંધાય થાય ખરો મહિના પગાર સરકાર ના આપે તો ધ્યાન ખબર પડે દુઃખ તો એક મિનિટ સેકન્ડ બે સેકન્ડ અંદર દુઃખ નું જ ભરેલું થાય દુઃખ જે જગત છે જ નહીં આ જે સુખ દેખાય છે એ કલ્પિત સુખ છે કેવું છે કલ્પિત એ સંતોષ આપે પણ તૃપ્તિ ના રહે એ તૃપ્તિ થાય નહીં અને સુખની પછી અંતે દુઃખ વાળું છે કેવું છે ઘરમાં વાઇફ બધે પડ્યો અને અહીંયા આપણી પર પૂજા પૂજ કર્યા ના અંદર એટલે દુઃખ તો બધે રાજા તો રાવણ કરશે એવરી વેર તું દુઃખ વગર ના મહાસદ હોય છે નહીં સંતો નહીં દુઃખ દુઃખ ફક્ત જ્ઞાની પુરુષ ના હોય અને એમના ફળો ને ના કોઈ પણ પ્રકારનું કિંચિત દુઃખ ના હોય દુઃખમાં જ સુખ હોય એમને શું હોય સંસ્થાના લોકો ક્યાંક આ દુઃખ છે દુઃખ અડે નહીં દુઃખ અડે નહીં એમ નામ ફળો જ્ઞાની હવે એટલે આ દુઃખ સંસ્થાનો આ સંસ્થાનો દુઃખ થી મુક્ત થાય એ આ ગમતા નથી ગમતા એનાથી મુક્ત થાય અને બીજો આ દેહ ત્યારે સંપૂર્ણ મુક્ત પછી આ ભટક પણ નહીં માને કે અપમાન કર્યો મજા આવે બહુ સારી મજા આવે તમને અપમાન કરે ઘર બજારમાં તો મજા સારી આવે ને રાતે ઊંઘે હારી આવે કેમ ડાયરેક્ટ બોલતા જ્ઞાની ને આવે જ્ઞાની ને જ્ઞાની ને આવે જ્ઞાની ને આવે જ્ઞાની હોય એને આવે હું જ્ઞાની હોય મને કરતા ઢોર મારે છે મારું ગાવે પણ ઢોર મારા પછી હું ના આવે એટલે આવીને કહું કે માથા મને આશીર્વાદ આપું એટલે હું ગાવે ત્યારે એને પાછું મન પડે તો આવું કેવું થઈ મારા તે એટલે એને હું ના તમને તો બહાર તો કારણ કે આપણે મારી જ નથી આવી ના અને મને તો એ ઓળખતો નથી બહુ સાથે કોઈને કોઈને ભોગ તો આપ્યો છે ને કે છે એ પૂછે છે કોઈને આપ્યો છે ને અને એમાંથી કોઈ તો મોક્ષે ગયું છે ના એકદમ સીધો ભોગ નથી દે એક બે અવતાર થાય એક બે અવતાર થાય એ પણ અહીં ભોગ થઈ ગયો ચિંતા મુક્ત થયો દુઃખ મુક્ત થયો એ ભોગ ઓછો કહેવાય પછી કર્મ બંધાય નહીં જો કર્મ બંધાય તો હોય તો પછી અવતાર ઉભો એક બે અવતાર રહે ને દાદા એક બે અવતાર રહે ને એક બે અવતાર રહે ને બીજા અવતાર માં આ જ્ઞાન પ્રાપ્ત થાય બીજા અવતાર માં આ જ્ઞાન પ્રાપ્ત થાય આ જ્ઞાન બીજા અવતાર માં રહે પ્રાપ્ત થાય નહીં કશું કરવાનું ના રહે તમે બધું આ જગડ બની આ જ્ઞાન હું તમને જે જ્ઞાન આપીશ એ જ્ઞાન જ પહોંચેલું છે તે એકલતારી નથી સીધા માણસ મળે તો કોઈ રોગીઓ આપતો હતો આપતો કરી જાઓ ને ના ભાઈ કોઈને કે મને દાદા એ મોક્ષ આપ્યો કોઈ કહ્યું મોક્ષ આપ્યો માટે દાદા પાસેથી જ્ઞાન લઈ લીધો મોક્ષ થઈ જશે આ બધું મારી બુદ્ધિ ઉતરતું નથી બુદ્ધિ ઉતરે આ બુદ્ધિ ઉતરી વસ્તુ નથી ઉતારો ઉતારો કે તમારી જાતે બુદ્ધિ ના ઉતરે હું બોલું ત્યારે તમારી બુદ્ધિ ઉતરે નહીં તો ઉતરે નહીં તમારે આ મારે હું બોલું નહીં ત્યારે અમારી આ જે વાણી છે તે અમારી પોતાની માલકી નથી માલકી બધી વાણી છે એટલે કે તમારા આત્મા ઉપર જે આવરણ પડ્યું છે આવરણ ભેદક વાણી છે એ આવરણને જેની અંદર પેસીને આત્માને ટચ કરી અને આત્માને જાગૃત કરે છે તમે લીધે આકાર કબૂલ કરે કે કરેક્ટ છે એ પછી ગમે તે ધર્મ હોય પણ એને કરેક્ટ એવું કેવું હોય આવું ના પણ મળતી વાત છે પણ કરેક્ટ છે એવું એમ કેવું પડે સાચી વાત એમ થોડી ઘણા સાધુ યોગ્યો હજારો પેદા થાય છે જન્મે છે તમારા અથવા કોઈ યોગ્ય અથવા તેને એ શીખવાનું કંઈક રહી ગઈ છે કે જે ભારતના સમાજમાં પાપ કર્મ વધતા જ જાય છે અને લોકોને જીવા માટેની પ્રાથમિક જરૂરિયાત મળી શકતી નથી હજારો વચ્ચે લોકો દાન કરતા આવ્યા છે છતાં દાન લેનારી ભૂખ મળતી નથી અને સંખ્યા વધતી જાય છે તો આમાં ખાલી સમાજની સાધુઓની કે ધર્મ Thank you. ભોગવે છે તેની કોની કારણે તે ભોગવે છે જે દુઃખ ભોગવે છે તેની કારણે આ સમજમાં આવી વાત છે દુઃખ ભોગવે છે એની કાન જે સારું છે જે દુઃખ ભોગવતા એમની કાન અને સુખ ભોગવતા એની કામી નહીં જે સમાજ દુઃખ ભોગવતો હોય એ સમાજ ની શાંતિ એટલે જે દુઃખ ભોગવે ભોગવે એની ભૂલ જે જેટલે કે ભોગવે એની ભૂલ તમારે ભૂલ થતી હોય સાસુ બે લડતા હોય તો પછી બિગાડે બંને ખાનગી ભરાય પૂછી લેવું સાસુ ને કહી તમને આ બહુ બહુ બહુ દુઃખ છે હોય તો સારા કરશે આ પેલી ભરને પૂછીએ હું ક્યાં છું એ ઉગતા મને હેરાન કરે જો એટલે આપણે સમજ્યું કે બહુ ભોગવે છે મને બહુ જ દોષ છે ભોગવે એની ભૂલ અહીંયા તમે જતા હોય અને પાંચ હજાર તમારે કાપે કોઈ કાપી લઈ જાય તે ઘરે લોકો શું કે ભૂલ કરે કાપી લઈ જાય એમ નહીં ભગવાન શું કહે છે કુદરત શું કહે છે કે ભોગવે એની ભૂલ અત્યારે કોણ ભોગવી રહ્યું છે કે કોણ ભોગવી રહ્યું છે તારે પેલો તથા આ કકડાટ પકડેલું ભોગવે એની ભૂલ એટલે પકડ્યો અને પેલો પકડાશે ત્યારે એની ભૂલ તમે પકડાઈ ગયા આ બધા બધા બેઠા તમારો કઈ ગાળો આવ્યો નંબર લાગ્યો પકડી ગયા તમે તમે પૂર્વે કરેલો હિસાબ તેમાં હિસાબ કર્યો આવ્યો હવે એનો જયારે હિસાબ થશે ત્યારે એને ભોગવશે આપણે તો આપણે ભોગવી લીધો બિલકુલ ને એટલે આપણો જ કર્મ ફળ ભોગવીએ છીએ એટલે ભોગવે એની ભૂલ આવી બેકારી તમે આવી ગયા પણ તમારો આ કાળનો બેર પડે નહીં તમારે છ વાગે કે જે કાળમાં લખેલા છે એ કાળના લખેલા આજ એડજસ્ટ કરતા નથી કાળ બદલાયો છે જે કાળમાં લખ્યું હતું કે દયા રાખો શાંતિ રાખો સંસ્થા રાખો આ લોકો રાખવા જાય છે તો રહેતી નથી એટલે શાસ્ત્ર નું એડજસ્ટમેન્ટ થતું નથી એટલે લોકો શાસ્ત્ર થી કંટાળી જાય શું થયું છે તમે કેમ લાગે અને જો તમે ઇઝરાયલ શાસ્ત્ર અલગ ના આવે તમે કારણ કે આ કાળ ને પોહાય એવું એવું જોઈએ હા તો આ કાળ ને પોહાતું જ નહીં એટલે આ વૈજ્ઞાનિક છે વૈજ્ઞાનિક કેવું કારણ કે તમામ શબ્દ એ કહ્યું કે ગોડ ઇઝ ક્રિએટર નાના છોકરા કે ભગવાન ક્રિએટર છે અને મોટા સંતો કે ક્રિએટર તો જ્ઞાન ઉઘાડું પડી જાય ખરું જ્ઞાન ઓપન હોય પણ ઢોકેલું હોય સાચું જ્ઞાન ઢોકેલું હોય ઓપન હોય બધે સાચું જ્ઞાન ના જે ઓપન છે ને જ્ઞાન તે ભ્રાંતિ જ્ઞાન છે કેવું છે આખું જેટલું ઓપન થયેલું છે જેટલું જાય છે દૂર ગ્રહણ થઈ તો વાસ્તવિકતા ના કરે છે તમે કેમ લાગે આ તો બધું ભ્રાંતિ જ્ઞાન છે ઉપર જે થયેલું છે બધું ભ્રાંતિ તમે ડાયર છે ભ્રાંતિ જ્ઞાન છે અને તે તમે હાથું માનો છો આટલું માનો નહીં વ્યવહારથી બરોબર છે વ્યવહારથી લોક વ્યવહારથી બરોબર છે પણ રિયલિસ્ટિક બરોબર નથી આ તમને કેવું લાગે બરાબર શું છે બરાબર શું છે બરાબર શું છે વાસ્તવિક જાણવું છે તમારે વાસ્તવિક વાસ્તવિકમાં real world is the puzzle is વિજ્ઞાન થી આવું છે God is not creator of this world at all. Only scientific circumstantial evidence વાસ્તવિકતામાં આ છે અને લૌકિક રીતે ભગવાન ક્રિએટર છે એટલે બહાર માર પડે જ્યાં સમજદાર સમજુ માણસ બેઠા ત્યાં આવું બોલવું સમજુ વાસ્તવિક ખોરે કે શું ખોરે તમને કેમ લાગે આ સમજુ ને વાત જોઈએ ભગવાન ભાઈ દેખાડો કરે ને તો તમે લોકો કોઈ કરે બધું કરે પણ જે સમજવું હોય ને ભય દેખાડો કે જરૂર નથી ખોટા ભાઈ જો ભગવાને બનાવ્યું હોત નામ સાથે શું કર્યું ગોપાલભાઈ ગોપાલભાઈ ભગવાને બનાવ્યું હોત મેં ફોરેનના સાયન્ટિસ્ટને કહ્યું મને કહે છે ફોરેન ક્રિએટર અમારા સાહિત્ય જો તમે ભગવાને બનાવ્યું હોત તો બિગિનિંગ થાત કે નહીં થાય બિગિનિંગ થાય કઈ જાણ થયું ચાંદીમાં થયું ને ચપળ ઘીને થયું ને તો એનો હેન્ડ આવશે હા હેન્ડે આવશે એવું નથી આ જગત અનાદિ અનંત છે કેવું છે જેનું નથી જેને હેન્ડ નથી બનાવે એવું હોય તો થાય એવું આપણે સમજાય વૈજ્ઞાનિક રીતે સમજવું સમજાય ને સમજાય એટલે God is not is your only scientific circumstances evidence to air ઉપર ભેગા થઈ જાય પાણી થઈ ગયું શું બીજો બીજું વાતાવરણ જરા અનુકૂળ થાય છે ટુ એર નો ભેગા થયા તો આગળ દેવની કઈ જરૂર છે કે દેવો વરાત વરાવાની તો કેટલા દેવો નોકરી આપવા પડે અરે પહેલા હિન્દુસ્તાન એટલા સુધી એટલું બધું છે તે વહેમ હતા ઉપર દેવ લોકો જ આ પાણી રહે છે ને આ દેવ લોકો વરસાદ કે ઉપર ભેગા થાય ત્યારે વાંકા આવા ભગવાન આટલું ઝેર પ્રતિક માણસ ને આપે તો ભગવાન મારવા આવવું પડે કરે ભગવાન મારવા આવવું પડે કેમ કરશે બે વસ્તુ બે દ્રષ્ટિ એક લૌકિક દ્રષ્ટિ અને બીજી અલૌકિક દ્રષ્ટિ અલૌકિક દ્રષ્ટિ એટલે વાસ્તવિકતા શું છે લોકો કે આ દુઃખ સર્વસ્વ કેમ ઘેરે જાય વાસ્તવિકતા જાણો ત્યારે જ્યાં સુધી અંધેર જાણો છો ત્યાં સુધી કોઈ દુઃખ જાય ગમે એટલા ઉપાય કરશો તો ઉપાય થતા નથી તમને કેમ લાગે પૂછો પૂછો બધી જાતના પ્રશ્ન સાચા હોય શકે કોઈ વખત સાચા પડે કોઈ વખત સાચા ન પણ પડે કોઈ વાર સાચા પડે ને કોઈ વાર સાચા ન પણ પડે ઉપાયો ઉપાયો કોઈ વાર આ બધું ભ્રાંતિ છે કોઈ ભરો સાચું થાય કોઈ ભરો ના થાય જો એનું ફળ અવરું મળે કોઈ વખત ને એટલે એ જુદું આ બધું વિજ્ઞાનના આધીન છે પણ આ ધક્કું નથી આ વર્લ્ડ એક એક મિનિટ પણ જ્ઞાની વર્તા નથી એક સેકન્ડ પણ એક સેકન્ડ પણ જ્ઞાની વાત જગત સારી નથી કુદરત જ્ઞાની વાત નથી અમારી કોર્ટો અર્થે વાવાઝોડા ને બધું થાય કુદરત કેવી રીતે ન્યાય કરે આ વાવાઝોડા ને બધું થાય છે વાવાઝોડા ને બધું થાય છે કેવી રીતે ન્યાય કરે છે કુદરત બિલકુલ ન્યાય છે વાવાઝોડું ના એ જાય છે અમુક જ વિભાગ માં થાય અમુક વિભાગ માં ના થાય વાવાઝોડું અમુક જ માં થાય વાવાઝોડું અમુક જ માં થાય અમુક વિભાગમાં ના થાય અમુક જ વિભાગ માં અન્યાય છે એવું થોડું છે અમુક અમુક જગ્યાએ એટલે બધા આપણને સાથે પ્રિય નથી તો આપણે સાચની દ્રષ્ટિએ જોવા મારી દેખ દ્રષ્ટિએ ન્યાયની દ્રષ્ટિએ નથી દેખ દ્રષ્ટિએ તમારા માટે નિરંતર તમારા હેલ્થમાં છે નિરંતર પણ હેલ્થ લેતા આવડતું નથી મહેમાન થયા તમે કુદરતના ગેસ છો પણ ગેસ થતા ના આવડતું હોય તમારે તો ગેસ થયા અને ગેસ છે એના ગેસ રૂમમાં બેસી રહેવું જોઈએ ત્યારે બધા રસોડા કરી જોવા જાય તો આપણે શું કહીએ ઇન્વાઇટ કરે ખરા કેમ બોલતો અમે કરેલા છે એ લોકો પણ કેસ એવો નથી કે ઇન્વાઇટ કર્યા વગર શું થાય ઇન્વાઇટ કર્યા વગર વર પણ સમજાવો એ કઈ રીતે ઇન્વાઇટ કરે છે મરણ પણ કઈ રીતે ઇન્વાઇટ કરે છે તમે માલિક છો તમારા ઉપરી કોઈ નથી કોઈ તમારા ઉપરી નથી એની ગેરંટી બોન્ડ લખી આપો જે તમે ભગવાન તમે માનો છો એ તમારું સ્વરૂપ છે શું છે જેને તમે ભગવાન માનો છો એ તમારું સ્વરૂપ છે તમારું ઉપરી નથી તમારા ઉપરીમાં ફક્ત શું છે કે તમારા બ્લન્ડર અને મિસ્ટેક આ બે તમારા બ્લન્ડર અને મિસ્ટેક બે અમે દયા દી આપણે ગાડીમાં આવતા હોય સાથે અને ત્યારે પોલીસ દ્વારા કઈ ઉભી રાખો તો આપણે મારે પગતા છે ચોક કરી એમ કહીને આવતા અને પછી પોલીસ દ્વારા તમને ખબર પડે કે આ પેલા માટે આવ્યો તાર ભૂલનું પરિણામ છે તેથી તમારે ઉપાધિ ના ત્યાં બધી તાર ભૂલનો પરિણામ છે બ્લન્ડર છે મિસ્ટેક તે બ્લન્ડર હું દોરી આપું છું અને મિસ્ટેક પછી તારે તમારે કરતા નોકરી કરનાર ની ઉપર તો ઉપરી અધિકારી હોય ને કોની પર અધિકારી નથી એ કહો નીચેના અધિકારીની ભૂલ ન હોય અને ઉપરી અધિકારી બ્લન્ડર કરાવે તો અધિકારી કરે છે એમાં ભોગવે છે કોણ કોઈ ઉપર વાળો ભોગવે છે તમે મને ગોલ મારે મને તો એ ભોગવે હું ના મને ધોલ મારે એ ભોગવે છે એની એને દોષ છે હું ના ભોગવું મારું એક તમે પૂછવામાં આવે કે જે ઉપર વાળા બધાને જ નીચે વાળા દંડ આપતા જ હોય તો તમને દુઃખ આપે છે ને આ ભાઈને નથી આપતા એનું શું કારણ છે પણ દરેક કેસમાં એવું નથી હોતું કે જ્યાં ન્યાય જ કર્યો હોય ઉપરી અધિકારી નિર્દોષ મરી તો મરી જાય ને નીચેનો અધિકારી તો મરી જાય ને નિર્દોષ હા એ વિચાર અન્યાય નથી કુદરત ન્યાય ગમે તમે શું ગણો ઉપરી અધિકારી ઉપરી અધિકારી ગુનેગાર એ દ્રષ્ટિએ નહીં પણ કુદરત ની દ્રષ્ટિએ ઓફિસ ની દ્રષ્ટિએ નહીં પણ કુદરત ની દ્રષ્ટિએ કુદરત ની દ્રષ્ટિએ ઉપરી અધિકારી ગુનેગાર કેવાય ના ઓફિસ જગત ની દ્રષ્ટિએ ઉપરી અધિકારી ગુનેગાર જગત ની જગત ની દ્રષ્ટિએ ઉપરી અધિકારી ગુનેગાર અને કુદરત ની દ્રષ્ટિએ તમારો ભૂલ છે ભોગવે એની ભૂલ અને જગત ની દ્રષ્ટિએ આ ભૂલ જગત તારો ભરાય છે આપણને કોઈ બે ગાર ભળે બધા બેઠા હોય હવે એ આપણને બહુ ઇફેક્ટ થાય ઇફેક્ટિવ હોય બધા બેઠા હોય હવે એને ભળી એટલે આપણે વિચાર કરવાનો મેં શું કામ થી આને મારે ગાળ પડી મારે એમનું કોઈ બીજું લેવા દેવા નથી એટલે કઈ પાછો હિસાબ હશે હવે એને જો આપણે પાંચ ભણીએ તો આ બે બે જો પોહાતી હોય તો બીજી પાંચ આપો એને ઝીરો આ બે પોહાતી હોય તો બીજી પાંચ ઝીરો હા અને ના પોહાય તો જગત કરી દો બસ ફરી ધીરો ના બની આ પાછલા ઇતિહાસ બધા જમાનામાં એવું કહી ગયા છે કે બદલો બુરા ભલા બુરાનો અહીંયા જ મળે છે હા બદલાની નહીં મળે પણ ના એટલે હું તમને બદલા પૂરો ભલા પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ હવે પ્રોજેક્ટ આગળ શરૂ થવો એ જુદી વસ્તુ છે અને પ્રોજેક્ટ યોજના પર થવો તે જુદી વસ્તુ યોજના પર થઈ ગયા પછી નહીં આવે ને કેમ લાગે હવે યોજનામાં જે ડિસાઇડ થયું એમાં પછી અહીં ફેરફાર થાય નહીં તો બહુ મોટું કારણ હોય તો આપણે એ કરીએ કરીએ તો વખતે થાય પણ મને તો આપણે શું કેવું છે કે આ તમે જે અત્યારે જે ભોગી રહ્યા છો જે કરી રહ્યા છો એની યોજના કયા વર્ષ થઈ અને એની ફળ અહીં આપે છે યોજના કઈ હતા પછી કર્મ બંધાયું અહીંયા રૂપક માં અહીં આવે છે અને ફળ અહીં મળે છે રૂપક માં અહીં આવે છે અને એનું ફળ ફળ કરે છે અહીંયા આગળ ભોગવે છે પણ યોજના આગળ એ યોજના કોઝિટ રૂપે છે કોઝિટ રૂપે અને આ જે થઈ રૂપકમાં થઈ રહ્યું છે એ ઇફેક્ટ રૂપે છે આ પ્રોગ્રામ હવે અત્યારે જે આ એટેક ભોગવી રહ્યા છો તમે જે નવા અંદર કોશિશ કરી રહ્યા છે નવા નવા કોશિશ કરી ઇફેક્ટ ભોગવાનો તો નથી એ તો આપણે લબડે કર્યું છે કારણ કે થઈ ગયું યુદ્ધના એટલે ઇફેક્ટ ભોગવવી પડશે મંજૂર થઈ ગયેલી છે ના એટલે છૂટકો જ નહીં ને પણ એમાં નવા કોશિશ ઉત્પન્ન થાય છે આવતા ભવનો